મુઠીમાં સમાયેલું છે અને આમ ધર્મે આખા બ્રહ્માંડ માં નહીં સમાય એવું સમજણ પડે તો મને જે સમજણ પડી તે જવાબ મને હરી ગયો એટલે બધું સરળ લાગે છે ભાવ નહીં ભાર નહીં બોલતો નહીં ઉપાધિ નહીં અને નિર્દોષ લાગે બધું રોટી દેખાતું નહીં એ દ્રષ્ટિ પાક કરવાની ધ્યાન તમારે દ્રષ્ટિ ઉભી કરી ત્યાં કોઈ કરતા દેખાતો જ નથી કરતા જ દેખાતો પછી સ્વામિનારાયણ સંપ્રદાય ભેદ કરનાર એ પોતે બોલે ખરા પત્તા મહારાજ એ બોલે રહ્યા કોઈ મરજી રે કોઈ ચિતરો અને ડોક્ટર મનબહુ માન બધા નાગરિક બધા મારી કાકા માટે ત્યાં મારી છે ને એટલે ના દેખાય મારા દેખલા કુસંગી નો તંગ ના કરશો તારે કોઈ પૂછ્યું સાહેબ કુસંગી કોણ કુસંગી માં આખો અને અખાડા ભગતો અખાડા વાક્યો અખાડા મોટા મોટો કબીરો એ કુશળ મોટા મોટો અને જૈનો હોય અને આમાંથી આથી આવતો હોય અને નિરાકરણ હોય તો આથી રીતે ચંદઈ મળવું જાય કેટલો ક્રિયા એને બોલેલું એવી છે એવું બસો એટલા પૂજે નહીં કદાચ થોડી થોડી પૂજાય અને એટલે આ શું કે છે કે આ લોકો તમારા ભેર છે ને આ મૂર્તિ નો દર્શન કરશે ને એટલે એને કહ્યું બંધ જાય સમાજમાં સમાજ કૃષ્ણને ભગવાન માને છે અને જૈનમાં કૃષ્ણ આવતી ચોવીસી માં તીર્થંકર થવાના છે તે વાત સત્ય છે અત્યારે શું સમજવું અત્યારે અત્યારે તમારે સમજવાનું કઈ કારણ નથી અત્યારે કૃષ્ણ ભગવાન ક્યાં છે ધંધ્યા પ્રમાણ છે વિચાર કરવાનો

ત્રણેય મંજુબેન પૂછે છે કે આ જગત એ રિલેટિવ સત્ય છે કે સ્વપ્ન છે સ્વપ્ન રિલેટિવ સત્ય છે સ્વપ્ન ના એક વખત દાદા એ પૂછ્યું સ્વપ્ન

પણ જયારે સપનું જયારે જાણે કે સપનું જ હતું ત્યારે કશું ના હોય શું કહ્યું સપનાનો જાણકાર ને હોતું નથી કશું આ સપનાનો અનુભવ ના નથી અને આ તો ધીરે સત્ય છે ઉઘાડવું દેખીતું સત્ય અને કેમ અસત્ય કહેવાય આ જગત વિનાશી સત્ય છે અને બ્રહ્મરિયલ સત્ય અવિનાશી સત્ય અનાવિનાશી પેલા પેલું વાત કરીએ છે કોઈ વખત કે આ બધા સ્વપ્ન માં છે આ ગીતા ની ટીકાઓ લખે છે આ કરે છે તે બધું સ્વપ્ન એ જ ટીકાઓ લખે છે ગીતા યથાર્થ છે પણ એની ઉપર જે બધા વિવેચનો લખે છે એ બધા એ બધા સ્વપ્નમાં જ છે એટલે એટલે જગત ને આપે સ્વપ્ન કહેલું એક વાર બધા આવે ને ત્યાંથી સપનું છે એ અનુભવે સપનું તરીકે તો સપનું છે અને જાણે અનુભવે તો એને સત્ય લાગે છે અને જાણે તો સપનું છે એમ કહ્યું ને એને જાણનારા માટે સ્વપ્ન છે પણ સપના અનુભવનારા માટે સાચું જાણતો નથી દાદા ભગવાન શું કે છે થઈ જાઓ એમ કે છે કરી નાખો થઈ જાઓ દાદા ભગવાન કે છે થયા થયા કરશે ત્યાં થઈ ગયા છું બોલું પછી લાગે બારી દે એવું કે છે આજે હા કરે છે હમણાં એ પૂજામાં જઈને પૂજા કરનાર શું સ્થાન છે સત્યાની પૂજામાં સત્યાની પૂજામાં શું સ્થાન છે મહારાજ આ કેટલી હદ સુધી એ પુણ્ય કરાર આવે આ એ લોકો કે ને કે પચાસ લીધા આખો વણ વણ બધું ડૂબી ગયું Gracias. સુધરે એટલે નામ તેથી આ કલ્પિત વસ્તુ ઉભી કરેલી છે પણ કલ્પિત પણ સારી બધું કલ્પિત જ છે બધું કલ્પિત ઘોડાઘોડી કરતો હોય ત્યાર જોઈએ રમણજા કરવાનું સાધન જોઈએ ચિત્ત છે એટલે નહીં ચિત્ત રહેવાથી અશુદ્ધિ અશુદ્ધિ ચિત્તની કરવાનું કોઈ જોઈએ રમણ ના કરે એવું અને ભાઈ રડે કરો પાછો તમે રડવું ના આવે શું કારણ અમને તો શુદ્ધાત્મા પદ પર રડવું ના આવે ભ્રાંતિ હોય છતાં બાબા ને તો સત્ય જ લાગે ને આપણે આ રાખવું કારણ દરેક ના રમકડા જુદો હોય તો રડવું આવે ધંધામાં ત્યારે બધા છોકરાઓને રમકડા હોય તે હા પેલા છોકરાને આપીએ તો એક ના રમકડા એટલે એનો જુદો પુસ્તકો વાંચવાના કરતા શું રમાકડા રમાડતો રમાડતો રમાડતો પછી આગળ પછી જાય બારીઓનો મારે આ રમકડા નહીં ખાય મારે તો જીવતું સારું પૂરું થઈ ગયું સારું રામાયણ આ રમતતા કરવા સાધન થઈ ગયું તે પાંચ એક વખત ને આવે બહુ છે પણ ચાર વર્ષ પછી પાછો નવું કઈ છે નહીં એક રમકડું ઓછું બીજા છે નાના છે મોટા છે અને આ તમે ને તે તમે આત્મા રમણતા કરો આત્મા રમાડો કોઈ સાધુ આ આત્મા રમાડી શકે ને પુસ્તક ને રમણા મહારાજ ને આપડે કેવું શું કહીએ ઉદ્ગર ખાણો ઉદ્ગર પીણો અને ઉદ્ગર રમણો ખાવાનું પૂતગલ પીવાનું પૂતગલ રમણ જાય કરવાનું તારું પૂતગલ તમારે તો ખાવાનું પૂતગલ નહીં પીવાનું પૂતગલ નહીં રમણ જાય કરવાનું પૂતગલ <laughs> பருக்கு மகளிக்கு தமிழ் அதுக்கு मला विचार असणार ना ते कोठे खाणार मला भ्रांतीचार त्याला ओळखू करणार त्याला खावायचं ना रे आत्माने करा काही मग पाहिला ભાઈ પૂછે છે કે આ લોકો બીજાને જમાડવામાં કેમ લાગણી વધારે બતાડે છે આગ્રહ કરીને જમાડે કોઈને જમાડવામાં આનંદ અનુભવે જમાડવામાં કેમ બધાને આનંદ આવે લાગણી અનુભવે કેમ એમાં વધારે આગ્રહ કરીને ખવડાવે ક્રિશ્ચિયન ધર્મ વૈષ્ણવ ધર્મ જૈન ધર્મ ધર્મ કેટલા પ્રકારના છે માણસે માણસે જુદો દરેક હજાર પાંચ લાખ પહેલા ભેગા થઈ પછી એક બંને મેળા ત્યારે